મૂર્તિ ધર્મ અમૂર્ત ધર્મ આત્મા જગાડવા મૂર્તિની જરૂર ખરી મૂર્તિની બહુ જરૂર છે ભગવાને ચોખ્ખું કહ્યું છે કે સદ્દેવ સદ્ધર્મ ને સદ્ગુરુની જરૂર છે પણ જ્યાં સુધી સમકિત થયું નથી સાચા સદ્દેવ સદ્ધર્મ ને સદ્ગુરુ પ્રાપ્ત થયા નથી ત્યાં સુધી વ્યવહારના દેવની જરૂર છે સ્વરૂપ જ્ઞાન થયા પછી નિશ્ચયના દેવની જરૂર છે પછી કોઈ કહે કે મૂર્તિની કે દેવની જરૂર નથી તો તે ના ચાલે વ્યવહારના દેવ મૂર્તિ સ્વરૂપે છે નિશ્ચયના દેવ અમૂર્ત છે મૂર્તિ આત્માનું કલ્યાણ ન કરી શકે જ્યાં સુધી આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી મૂર્તિની પાછળ પડો એ મૂર્તિ સમકિત સુધી લઈ જશે મૂર્તિને તરછોડશો નહીં કારણ કે એ વિતરાગોના નામ પર છે ત્યાં વિતરાગોની સ્થાપના થયેલી છે અને મૂર્તિની પાછળ શાસન દેવલોકો રહેલા છે એક સ્થાનકવાસી મહારાજ મળ્યા હતા તેમને મેં કહ્યું મહારાજ એક વાત કરું તમને ગમશે તમને ના ગમે એવી વાત કરું તમે આ ત્યાગી થયા છો તો ના ગમતી વાત સાંભળવાની શક્તિ ઉત્પન્ન થઈ છે તમને ત્યારે મહારાજે કહ્યું કોને વાત વાતમાં શું વાંધો છે એટલે પછી મેં મહારાજને કહ્યું મહારાજ આ મૂપત્તિ શા માટે રાખી છે કશાય ગયા પછીની ક્રિયા છે આ અને એ તો સહજ ક્રિયા છે અને કશાય ગયા પછી તમે મૂર્તિ છોડી શકો તમે મૂર્તિને જડ કહો છો તે મૂર્તિને જડ કહેવાય નહીં આ તમે બધાએ જડ જ છો ને ચેતનને જાણ્યું નથી ચેતનને ઓળખતા નથી પછી રહ્યું શું આ તમે ચેતન ક્યાં જોયું તે મને કહો અમૂર્તને ઓળખ્યા નથી ત્યાં સુધી તમે મૂર્તિ છો ને આ નવકાર મંત્ર મૂર્તિ છે આ તમે બોલો છો એ મૂર્તિ છે ને તમે મૂર્તિ છો મૂર્તિ એ તો પરોક્ષ પ્રમાણ છે પરોક્ષ ભજના છે જ્યાં સુધી મૂર્તમાં વસ્યા છે ત્યાં સુધી મૂર્તિને ભજો અમૂર્ત પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી મૂર્તિને જળ કહેવાય નહીં મૂર્તિને જળ કહેનારો વર્લ્ડમાં કોઈ પાક્યો નથી એક મુસ્લિમો એકલા જ કહે છે તોય તે પૈગંબર સાહેબની કે બીજી બધી કબરોને પૂજે છે એ મૂર્તિ જ છે ને કબરો એ મૂર્તિ જ કહેવાય જે જે આંખે દેખાય એ બધી મૂર્તિઓ મુસ્લિમો મૂર્તિ નથી રાખતા પણ ગોખલો રાખે છે તે એ મૂર્તિ જ છે ને જગતમાં મૂર્ત બધું દેખાય અમૂર્ત કશું દેખાય નહીં મહારાજને કહ્યું કે તમને ક્યાં આગળ ચેતન દેખાય છે કે આને જળ કહો છો તમને ખોટું લાગતું હોય તો મહારાજ મારી વાત બંધ કરી દઉં ત્યારે મહારાજ કહે કે ના ખોટું નથી લાગતું પણ આ અમારો સિદ્ધાંત અમે આવો રાખ્યો છે ને ત્યારે મેં કહ્યું મહારાજ તમારો સિદ્ધાંત તમે રાખો પણ લોકોને શું કરવા ઉપદેશ આપો છો આવો તમારો સિદ્ધાંત હોય તો તમે સ્વતંત્ર રીતે તમારી પાસે રાખો પણ લોકોને ઉપદેશ શા માટે આપો છો લોકોને કઈ રસ્તે ચડવા દો અનંત ચોવીસી ગઈ તો એ મૂર્તિઓ મુકાયેલી હતી પહેલેથી જ કારણ કે બાળજીવો ક્યાં જશે મૂર્તિ એ બાળજીવો માટે છે જેમને સમજણ નથી તેવા બાળજીવો માટે છે એ જ્ઞાન જીવો માટે નથી મૂર્તિથી તો ચિત્ત એકાગ્ર થાય છે મૂર્તિ તો વિતરાગ ભગવાનની છે અને એ લોકમાન્ય છે અને સાથે ઉપર શાસન દેવતાનું જબરદસ્ત બળ છે એ શાસન દેવ રક્ષણ કરનાર છે એની ઉપર આંગળી કરવા જેવું નથી ભગવાનની મહી સ્થાપના છે પછી કોઈ મહાવીરનું ફક્ત નામ જ દે તો પણ ઘણું છે કારણ કે વિતરાગ ભગવાનનું નામ છે સુલેમાનનું નામ દે એના કરતાં તો ભગવાનનું નામ એ તો સારું જ ને નામ સાથે ભગવાન કોણ છે કેવા છે તે જાણે આચાર્ય શ્રી ધર્મદાસ મુનિએ કાળની વિચિત્રતાને લઈને લોકોનું ગુરુ પ્રત્યેનું મહાત્મ્ય ઘટતું જતું હતું ને મૂર્તિ પર વધતું જતું હતું તે ગુરુનું મહાત્મ્ય વધારવા ને સમજાવવા ગયા કે જે લોકોને મૂર્તિમાં એકાગ્રતાનું ધ્યાન બેઠું છે એ ભલે સ્થાપનામાં રહે અને ગુરુ પાસે રહે પણ આ તો મૂર્તિનું આખું ઉડી ગયું ને માત્ર ગુરુ પૂજવાનો ધર્મનો પંથ પડી ગયો એ જળનો વરઘોડો કાઢ્યો એવું તો કહેવાતું હશે જે મૂર્તિની ઉપર લોકોને જબરદસ્ત પૂજ્ય ભાવ છે એની ઉપર તિરસ્કાર તે કરાતો હશે પણ ગુરુની જાગૃતિ માટે તમારે મૂર્તિ ખસેડવી પડી પણ જેને મૂર્તિની ઉપર એકાગ્રતા નથી થઈ એના માટે તો મૂર્તિ જ બરાબર છે જેણે અમૂર્તને જાણ્યો નથી અમૂર્તને જોયો નથી અમૂર્ત સાંભળ્યો પણ નથી અમૂર્ત એના ભાનમાં પણ નથી એ માણસો ક્યાં જશે એ બાળજીવો જીવો ક્યાં જશે મહારાજ આ મૂર્તિને તમે જડ કહો છો તો મને તમે જોયું હોય તેવું એક ચેતન બતાવો તમે ચેતન ક્યાં જોયું તે મૂર્તિને જળ કહો છો તમે પોતે જ જળ છો ને તમે પોતે જ મિકેનિકલ આત્મા છો મહારાજ કહે ગુરુ એ તો ચેતન કહેવાય ને મેં કહ્યું ના આ પાંચ ઇન્દ્રિયથી જે જે દેખાય છે સંભળાય છે એ બધું અચેતન જ છે આ તમે નવકાર મંત્ર બોલો છો એ મૂર્તિ જ છે ને આ વિતરાગ ભગવાનની મૂર્તિ ઉપર તો લોકોના કેવા ગજબના ભાવ હોય છે માટે તેને દ્વેષથી ના જોશો મહારાજ કહે પણ અમારો સિદ્ધાંત મૂર્તિને માનતો નથી મેં કહ્યું મહારાજ જરા વિચારજો મારી વાત ખોટી હોય તો હું વાતને સ્વીકારવા તૈયાર છું તમને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરીએ છીએ તમારું પણ કંઈક વિચારો આ બાળજીવોને પાછળ તો સારી રીતે ચાલવા દો તમને જે અનુકૂળ આવે તેમ કરો સ્થાનકવાસી તો કોને કહેવાય જેને મૂર્તિ અહીં બે ભ્રમણની વચ્ચે આગળ ધારણ થયેલી હોય માનસિક ધારણા થઈ ગયેલી હોય તે મહારાજ કહે મને તમારી વાત માન્યમાં નથી આવતી મેં કહ્યું મહારાજ મારી વાત તમને શી રીતે માન્યામાં આવે મારી વાત ખોટી હશે એવું તમને લાગે એ વાત હું એ કબૂલ કરું છું કારણ કે જે માણસ જે વસ્તુ કરતો હોય તેને તે સાચી જ લાગે ખાટકી હોય ને તેને એ કરતો હોય એમાં પાપ છે એવું ના લાગે કારણ કે જે કાર્ય કરે તેનું આવરણ આવી જાય તેમાં સત અસતનો વિવેક જતો રહે પછી શું થાય જ્યાં સત અસતનો વિવેક જતો રહે પછી ગમે તેટલું કરવાથી લાખ અવતારે હજુ સત્ય નહીં સમજાય આ તપોગચ્છવાળા મહારાજને વિનંતી કરી કહું છું ખરાબ લાગે તો ગાળો દેજો કે મહારાજ તમે મોક્ષે જવા માટે આ તપ કરી રહ્યા છો મહારાજ કે હાસ તો બીજા શાને માટે કરીએ છીએ મેં કહ્યું ભગવાને કહેલું કે મોક્ષે જવા માટેનું તપ તો અદીઠ હોય કોઈ દેખી ના શકે તમારા તપ તો કસરત શાળા જેવા છે શું તમે કસરત કરો છો મોક્ષે જવા માટે આવા તપ ના હોય ભગવાને આવા તપને ના કહ્યું છે ભગવાને કહેલું કે જ્યાં સુધી દેહ સહજ નહીં થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહીં થાય જ્યારે દેહ સહજ થશે અગર તો આત્મા સહજ થાય એટલે કે દેહ અને આત્મા બેમાંથી એક સહજ થાય તો બેઉ સહજ થશે ને ત્યારે કામ થશે આ લોકોએ મૂર્તિને કેમ ખસેડી કે મૂર્તિને ભજવાથી પ્રમાદ આવી જાય છે મૂર્તિ તો વઢે નહીં ને મૂર્તિ એમ તો ના કહે ને કે તમે સામયિક કેમ ના કરી ને ગુરુ હોય તો વઢે તો ખરો પણ આ તો અનર્થ થયો ને મૂર્તિને જડ કહેવા માંડ્યું મૂર્તિ મંદિરો બધાની જરૂર છે જ્યાં સુધી અમૂર્ત ના મળે ત્યાં સુધી આ દોરી છોડાય નહીં અમે ભારતના લોકોને કહ્યું છે કે મૂર્તિને છોડશો નહીં એ તો ભારતનું સાયન્સ છે આ તો મૂર્તિ હોય તો મંદિર હોય ને મંદિર થાય તો એને પૂજારી બુજારી બધું મળી રહે ભગવાને કહ્યું છે કે જ્યાં સુધી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હોય ત્યાં સુધી મૂર્તિના દર્શન કરજો કારણ કે ત્યાં સુધી અમૂર્તના દર્શન થાય નહીં અમૂર્ત એવા ભગવાનનું દર્શન શુદ્ધાત્માનું દર્શન થાય નહીં આ મૂર્તિ એ તો પથ્થર છે એના દર્શનથી શું મળે એ પણ બીજા લોકોને કામના છે ને એકાંતિક દ્રષ્ટિ નહીં કરવાનું ભગવાને કહેલું સામુદાયિક દ્રષ્ટિ રાખો અનેકાંત એટલે નાનું બાળક નાગું ફરે તો તેને કોઈ વળે નહીં તેને કોઈ ઠપકો ના આપે અને પચાસ વર્ષનો નાગો ફરતો હોય તો ઠપકો આપે ત્યારે પચાસ વર્ષનો કહે કે મને કેમ ઠપકો આપો છો ને આ નાના છોકરાને કેમ ઠપકો આપતા નથી ત્યારે આપણે તેને કહીએ કે અરે ભાઈ તારી ઉંમર વધારે થયેલી છે આ નાના છોકરાની ઉંમરના પ્રમાણમાં એનો ધર્મ બરાબર છે અને તારી ઉંમરના પ્રમાણમાં તારો ધર્મ ખોટો છે એવી રીતે બધાને સામુદાયિક રીતે જોવું જરૂરી છે કેટલાક મુસલમાન તો મૂર્તિને નથી માનતા આ ખાલી ગોખલાને માને છે હવે એ એમના હિસાબે બરાબર છે એમના વ્યૂ પોઈન્ટથી એ બધા કરેક્ટ છે કબીર સાહેબ મુસ્લિમ લત્તામાં મસ્જિદની પાસે જ રહેતા હતા તે પેલા લોકો બાંગ પોકારે તે લોકો કાનમાં આંગળા ઘાલીને પોકારે છે કે નહીં તે એને શું કહેવાય બાંગ હવે આ બાંગને માટે કબીર સાહેબ એ તો બહુ સરસ જાગૃત માણસ તે કહે અલ્લાહ कुछ बहरा थोड़ा है तो इतना जोर जोर से बोल बोल करता है वो सब सुनता है वो तो इस चींटी के पांव में झांझर लगा दो तो वो भी सुन लेता है तो फिर तुम क्यों इतने चिल्लाते हो हमारे कान को तो बहुत खराब लगता है તે અમારા ભગવાનની અમારા ધર્મની ટીકા કરે છે એમ કહીને મુસ્લિમ લોકોએ કબીર સાહેબને ખૂબ માર્યા હવે કબીર સાહેબે મને પૂછ્યું હોત કે આ લોકો ખોટું કરે છે ને મને માર્યો તો હું કહું કે એ કરે છે તે બરાબર છે ભૂલ તમારી છે સામાના વ્યૂ પોઈન્ટને જાણીને બોલો સામાનું વ્યૂ પોઈન્ટ જાણ્યા સિવાય બોલવું અને બધાને પોતાની સરખી દ્રષ્ટિએ માપવું એ ભયંકર ગુનો છે પોતાની સરખી દ્રષ્ટિએ એટલે મને જેવી દ્રષ્ટિ છે એવી જ આમને હશે એવું માનવું એ બધો ગુનો કહેવાય પછી કબીર સાહેબને હું સમજાવું કે આ લોકો જેટલું જોરથી બોલશે એટલો મહી પડદો તૂટશે અને ત્યારે મહી અલ્લાહ સાંભળશે એમનું આવડું મોટું જાડું પડ આવરણ હોય છે અને તમારું પડ છે તે લુગડા જેવું પાતળું છે એટલે તમે મનમાં વાત કરશો તો એ તેમને પહોંચી જશે અને પેલા લોકોને તો પડ જાડું છે એટલે હોંકારીને જેટલું જોશથી બોલાય એટલું એમણે તો બોલવું આ બધું એમને માટે બરાબર છે કરેક્ટ છે હવે આવી બાંગ ક્રાઇસ્ટના ભક્તો પોકારે તો તેમનું બગડી જાય એમને તો બિલકુલ શાંતિ જોઈએ બોલવાનું જ નહીં શબ્દ જ નહીં દરેકની ભાષામાં જુદું જુદું છે એટલે એ એમની ભાષામાં વાત કરતા હોય ને તેને આપણે કહીએ તો કબીર સાહેબ જેવી દશા થાય જે અનેકાંતને નથી સમજતા તે કબીર સાહેબની જેમ માર ખાય પોતે પોતાની ભૂલનો માર ખાય છે કબીર બહુ જાગૃત માણસ થઈ ગયો ભક્તો ઘણા ખરા થઈ ગયા એમાં પણ કબીર બહુ બહુ જાગૃત હતો એવા પાંચ સાત ભક્તો થઈ ગયા છે કે જે બહુ જાગૃત હતા અત્યંત જાગૃત એને માત્ર મોક્ષ માર્ગ મળવાને વાંકે અટક્યું હતું તેમને માર્ગ મળ્યો નહીં તેમને જો માર્ગ મળ્યો હોત તો કંઈનું કંઈ કામ કાઢી નાખે એવા હતા એ તે કબીરના વખતમાં બ્રાહ્મણો ગામમાં યજ્ઞ કરતા હતા તેમણે યજ્ઞમાં હોમવા મોટો બકરો લાવીને ઊભો રાખ્યો હતો કબીરે આ જોઈને બ્રાહ્મણોને કહ્યું તમે આ બકરો કેમ અહીં ઊભો રાખ્યો છે ત્યારે બ્રાહ્મણોએ કબીરને કહ્યું તું કેમ અહીં આવ્યો છે જતો રહે અહીંથી તારે એનું શું કામ છે ત્યારે કબીર સમજી ગયો ને બોલ્યો આ બકરો જીવતો છે સારો છે એને શું કરવા તમે યજ્ઞમાં હોમો છો એને કેટલું બધું દુઃખ થશે ત્યારે બ્રાહ્મણોએ કહ્યું એને તો યજ્ઞમાં હોમીશું એટલે એને તો સ્વર્ગ મળશે ત્યારે કબીર ફટ દઈને બોલ્યો આ બકરાને શું કામ સ્વર્ગ કરાવો છો એના કરતાં તમારા બાપા ઘરડા થયા છે તેમને યજ્ઞમાં હોમો ને કે જેથી તેમને સ્વર્ગ મળે હવે આ કેવું આધા શીશી ચડે એવું વાક્ય કહેવાય તે બ્રાહ્મણોએ ખૂબ માર્યો એને એટલે જ્યાં ને ત્યાં માર ખાય ભગવાનનું અનેકાંત સમજ્યા વગર બોલે તે જ્યાં ને ત્યાં માર ખાય બાકી કબીર જેવો તો ભગત નથી થયો કોઈ બહુ સુંદરમાં સુંદર જેણે જગતની સ્પૃહા જ છોડેલી હતી જગતના કોઈ વિષયની સ્પૃહા એને નહીં એવો નિસ્પૃહ થઈ ગયો પણ ભગવાનનું અનેકાંત નહીં સમજવાથી જ્યાં ને ત્યાં એણે માર ખાધેલો અંગ્રેજો શાંતિથી ચર્ચમાં ઊભા રહે છે તે કરેક્ટ છે મુસ્લિમો બાંગ પોકારે છે તે કરેક્ટ છે અને હિન્દુઓ મનમાં ધીમે ધીમે બોલે છે તે કરેક્ટ છે કોઈ હિન્દુ જરા જોરથી બોલતો હોય કે બિલકુલ ના બોલતો હોય જડ જેવો હોય તેને કહેવું કે જરા જોરથી બોલજે જરા જડ જેવો જૈન હોય તો તેને કહેવું કે અલ્યા નવકાર મંત્ર મનમાં શું ગાગા કરે છે બોલ જોશથી તે અહીં આગળ અવાજ થાય મહી ઘંટ વાગે એવું બોલ એટલે દરેકની જુદી જુદી દવા હોય મનુષ્ય માત્રને જુદા જુદા રોગ હોય તેની જુદી જુદી દવા હોય જીવ માત્રને જુદા જુદા રોગ હોય હવે તમે કહો કે આ બધાને ઉલટીની દવા આપી દો દાદા તો શું થાય એટલે આ જગત આવું છે તેથી ભગવાને અનેકાંત મૂકેલું સ્યાદવાદ કે કોઈ જીવની જોડે મતભેદ જ નહીં મંદિરમાં ઘંટનો અર્થ શો છે મૂર્તિને ઘંટની કશી જ જરૂર નથી દર્શન કરવા આવનારનું એક ચિત્ત થાય એટલા માટે ઘંટ છે બહારનો કોલાહલ સંભળાય નહીં ધૂપ અગરબત્તી એ બધું પણ એકચિત્ત એક ધ્યાન થાય એટલા માટે હોય છે